ભગવદ્ ગીતા અધ્યાય અગિયાર વિશ્વરૂપ દર્શન યોગ શ્લોક એક અર્જુન કહે છે ભગવાન મારા પર કૃપા કરવા આપે અધ્યાત્મ તત્વનો અતિ ગુહ્ય તથા ભ્રમનાશક જે ઉપદેશ આપ્યો તેનાથી મારા સર્વમોહનો લોપ થયો છે શ્લોક બે હે કમળનયન આપની પાસેથી મેં ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારથી સાંભળ્યા છે તથા આપનો અવિનાશી પ્રભાવ પણ સાંભળ્યો છે શ્લોક ત્રણ હે પરમેશ્વર આપના સ્વરૂપનું જેવું આપે વર્ણન કર્યું છે તે યથાર્થ જ છે પરંતુ હે પુરુષોત્તમ હું આપનું ઈશ્વરી રૂપ જોવા ઈચ્છું છું શ્લોક ચાર હે પ્રભો તે સ્વરૂપ મારાથી જોઈ શકાય તેમ હોય એમ આપ માનતા હો તો હે યોગેશ્વર તે અવિનાશી સ્વરૂપના મને દર્શન કરાવો શ્રી ભગવાન બોલ્યા હે પાર્થ અનેક પ્રકારના અનેક વર્ણ અને અનેક આકારના મારા સેંકડો અને હજારો નાના પ્રકારના દિવ્ય રૂપોને નિહાળ શ્લોક છ હે ભારત આદિત્યોને વસુઓને રુદ્રોને અશ્વિની કુમારોને તથા મરુતોને તું નિહાળ વળી પૂર્વે ન જોયેલા એવા ઘણા આશ્ચર્યોને તું જો શ્લોક સાત હે ગુડાકેશ અહીં મારા દેહમાં એક જ સ્થળે રહેલા સ્થાવર જંગમ સહિત સમગ્ર જગતને આજે તું જો અને બીજું જે કંઈ જોવા ઈચ્છતો હોય તે પણ જો શ્લોક આઠ પરંતુ તારા ચર્મચક્ષુ વડે તું મને નિહાળી શકીશ નહીં તે માટે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું મારા અલૌકિક સામર્થ્યને તું જો શ્લોક નવ સંજય કહે છે હે રાજન મહાયોગેશ્વર નારાયણે એ પ્રમાણે અર્જુનને કહ્યું પછી તેને પોતાનું દિવ્ય પરમ ઐશ્વર્યરૂપ વિરાટ સ્વરૂપ બતાવ્યું શ્લોક દસ અનેક મુખ તથા આંખોવાળું અનેક અદ્ભુત દર્શનવાળું અનેક દિવ્ય આભૂષણવાળું અને અનેક ઉગામેલા દિવ્ય આયુધોવાળું એ સ્વરૂપ હતું શ્લોક અગિયાર દિવ્યમાળા અને વસ્ત્રો ધારણ કરેલું દિવ્ય સુગંધી દ્રવ્યોથી લેપન કરેલું સર્વ આશ્ચર્યમય પ્રકાશરૂપ અનંત અને સર્વ બાજુ મુખવાળું તે સ્વરૂપ અર્જુને જોયું શ્લોક બાર આકાશમાં એક સાથે હજારો સૂર્યોનું તેજ પ્રકાશી ઉઠે તો પણ તે વિશ્વ સ્વરૂપ પરમાત્માના તેજની તોલે કદાચ જ આવે શ્લોક તેર તે સમયે અર્જુને દેવાદિદેવ શ્રી કૃષ્ણના દિવ્ય સ્વરૂપમાં અનેક વિભાગોમાં વિભક્ત થયેલું સર્વ જગત સ્થિત થયેલું જોયું શ્લોક ચૌદ ત્યાર પછી આશ્ચર્યચકિત અને રોમાંચિત થયેલો ધનંજય ભગવાન શ્રી હરિને પ્રણામ કરી બે હાથ જોડી કહેવા લાગ્યો શ્લોક પંદર અર્જુન બોલ્યા હે ભગવાન આપના દેહમાં હું સર્વદેવોને ભિન્ન ભિન્ન ભૂતોના સમુદાયને કમળ પર બિરાજમાન સર્વના નિયંતા બ્રહ્માજીને સર્વ ઋષિઓને તેમજ દિવ્ય સર્પોને હું જોઈ રહ્યો છું શ્લોક સોળ હે વિશ્વેશ્વર હે વિશ્વરૂપ આપના અગણિત બાહુ ઉદરો મુખો અને નેત્રો દેખાઈ રહ્યા છે એથી સર્વ બાજુ હું આપને અનંત રૂપવાળા જોઉં છું વળી આપનો આદિ મધ્ય કે અંત ક્યાંય દેખાતો નથી શ્લોક સત્તર હે પરમેશ્વર મુકુટયુક્ત હસ્તમાં ગદા ચક્ર ધારણ કરેલા તેજના સમૂહરૂપ સર્વ બાજુથી પ્રકાશિત મુશ્કેલીથી નિહાળી શકાય તેવા પ્રજ્વલિત અગ્નિ તથા સૂર્યની કાંતિ સમાન નિશ્ચિત કરવાને અશક્ય એવા આપને હું સર્વ તરફથી નિહાળી રહ્યો છું શ્લોક અઢાર હે પરમેશ્વર आप जानवा योग्य परम अक्षर छो आप आ विश्वना परम आश्रय छो आप अविनाशी छो आप सनातन धर्मना रक्षक छो आप पुराण पुरुष छो एम हूँ मानु छु श्लोक ओगनीस हे विभू આપનો આદિ મધ્ય કે અંત નથી આપ અનંત શક્તિવાળા અનંત બાહુવાળા ચંદ્ર સૂર્ય રૂપી નેત્રોવાળા મુખમાં પ્રજ્વલિત અગ્નિવાળા પોતાના પરમ તેજથી વિશ્વને તપાવનારા આપને હું જોઈ રહ્યો છું શ્લોક વીસ હે મહાત્મન આપ એકલા એ જ આકાશ અને પૃથ્વીનું સઘળું અંતર વ્યાપ્ત કર્યું છે તથા સર્વ દિશાઓ આપનાથી વ્યાપ્ત દેખાય છે આપના અદ્ભુત અને અતિ ઉગ્ર રૂપને જોઈને ત્રણેય લોક અત્યંત ભયભીત બની ગયા છે શ્લોક એકવીસ આ દેવોનો સમૂહ આપનામાં જ પ્રવેશે છે કેટલાક ભયભીત થઈને બે હાથ જોડી આપની સ્તુતિ કરે છે મહર્ષિ અને સિદ્ધોનો સમૂહ કલ્યાણ થાવ એમ બોલીને પરિપૂર્ણ અર્થ બોધ કરનારા સ્તુતિ વચનો વડે આપની સ્તુતિ કરે છે શ્લોક બાવીસ હે વિભો રુદ્ર આદિત્યો વસુઓ સાધ્ય દેવો વિશ્વદેવો અશ્વિની કુમારો મરુતો પિતૃઓ ગંધર્વ યક્ષ અસુર સિદ્ધોનો સમૂહ વગેરે સર્વ વિસ્મય થયેલા આપને જોઈ રહ્યા છે શ્લોક ત્રેવીસ હે મહાબાહો બહુમુખ તથા નેત્રવાળા ઘણા હાથ પગવાળા ઘણા ઉદરવાળા ઘણી વિકરાળ દાઢોવાળા આપના આ વિશાળ રૂપને જોઈને લોકો ભય પામી રહ્યા છે તેમજ હું પણ વ્યથિત થઈ રહ્યો છું શ્લોક ચોવીસ હે વિષ્ણુ આકાશને સ્પર્શ કરતા પ્રજ્વલિત અનેક વર્ણવાળા ઉઘાડા મુખવાળા વિશાળ તેજસ્વી આંખોવાળા આપને નિહાળીને નિશ્ચયથી મારો અંતરાત્મા વ્યાકુળ થઈ રહ્યો છે આથી મારું મન ધીરજ ન ધરવાથી હું શાંતિને પામી શકતો નથી શ્લોક પચીસ હે દેવેશ આપની વિકરાર દાઢોવાળા પ્રલયકાળના અગ્નિ સમાન આપના મુખોને જોઈને હું દિશાઓને પણ સમજી શકતો નથી તથા મને સુખ મળતું નથી હે જગનિવાસ આપ મારા પર પ્રસન્ન થાઓ શ્લોક છવ્વીસ હે વિભો રાજાઓના સમૂહ સહિત ધૃતરાષ્ટ્રના સર્વ પુત્રો આપનામાં પ્રવેશ કરી રહ્યા છે ભીષ્મ દ્રોણાચાર્ય સુતપુત્ર કર્ણ અને અમારા સંબંધરૂપ અનેક પ્રમુખ યોદ્ધાઓ વિકરાળ દાઢોવાળા આપના ભયાનક મુખોમાં વેગપૂર્વક પ્રવેશી રહ્યા છે કેટલાક યોદ્ધાઓ ચૂર્ણ થયેલા મસ્તકો સહિત આપના દાંતોની વચ્ચે વળગેલા છે શ્લોક અઠ્ઠાવીસ જેમ નદીઓના ઘણા જળ પ્રવાહો સાગર તરફ વહેતા વહેતા સાગરમાં સમાઈ જાય છે તેમ આ લોકનાયકો આપના પ્રકાશમાન મુખોમાં પ્રવેશ કરે છે શ્લોક ઓગણત્રીસ જેમ પ્રજ્વલિત અગ્નિમાં નાશ પામવા માટે પતંગિયા વેગપૂર્વક પ્રવેશ કરી જાય છે તેમ આ સર્વ લોકો પણ અત્યંત વેગવાળા થઈને નાશ પામવા માટે જ આપના પ્રજ્વલિત મુખમાં પ્રવેશ કરતા જાય છે શ્લોક ત્રીસ હે વિષ્ણુ આપના પ્રજ્વલિત મુખો વડે સમગ્ર લોકોને ઘડી જવાના હો તેમ આપ ચારે બાજુથી ચાટી રહ્યા છો આપનું અતિ ઉગ્ર તેજ સંપૂર્ણ જગતને સંતાપી રહ્યું છે શ્લોક એકત્રીસ હે દેવશ્રેષ્ઠ આવા અતિ ઉગ્ર સ્વરૂપવાળા આપ કોણ છો આપ પ્રસન્ન થાઓ હું આપને નમસ્કાર કરું છું સર્વના આદ્યરૂપ આપને હું જાણવાની ઈચ્છા રાખું છું કેમ કે આપની ગૂઢ ચેષ્ટાઓને હું જાણતો નથી શ્લોક બત્રીસ શ્રી ભગવાન બોલ્યા લોકોનો સંહાર કરનારો અત્યંત વૃદ્ધિ પામેલો મહાન કાળ હું છું હાલ આ લોકોનો નાશ કરવા માટે હું પ્રવૃત્ત થયો છું પ્રતિપક્ષીઓની સેનામાં જે યોદ્ધાઓ ઊભા છે તે તારા વગર પણ જીવંત રહેવાના નથી શ્લોક તેત્રીસ હે સર્વસાચી માટે તું યુદ્ધ કરવા ઊભો થઈ જા શત્રુઓને જીતીને યશ મેળવ અને ઐશ્વર્ય સંપન્ન રાજ્ય ભોગવ તારા આ શત્રુઓ ખરેખર તો મેં પહેલેથી જ મારી નાખ્યા છે તું કેવળ નિમિત્ત રૂપ બન શ્લોક ચોત્રીસ દ્રોણને તથા ભીષ્મને જયદ્રથને તથા કર્ણને અને બીજા મહારથી યોદ્ધાઓને મેં હણેલા જ છે તેમને તું હણ ભયને લીધે તું વ્યથિત ન થા હે પાર્થ તું યુદ્ધ કર રણમાં દુશ્મનો પર તું અવશ્ય વિજય મેળવીશ શ્લોક પાંત્રીસ સંજય કહે છે ભગવાન કેશવના આ વચનો સાંભળી બે હાથ જોડી સંભ્રમથી કંપતો મનમાં અત્યંત ભયભીત થતો અર્જુન નમસ્કાર કરી અત્યંત નમ્ર અને ગદગદ કંઠે ફરીથી ભગવાન શ્રી કૃષ્ણને આ પ્રમાણે કહેવા લાગ્યો શ્લોક છત્રીસ અર્જુન કહે છે હે ઋષિકેશ આપના શ્રવણ અને કીર્તનથી જગત હર્ષ પામે છે અને અનુરાગ પામે છે રાક્ષસો ભય પામીને સર્વ દિશાઓમાં નાશે છે અને બધા સિદ્ધોના સમૂહ આપને નમસ્કાર કરે છે તે યોગ્ય છે શ્લોક સાડત્રીસ હે મહાત્મન હે અનંત હે દેવેશ હે જગનિવાસ બ્રહ્મના પણ આપ ગુરુરૂપ છો આદિ કરતા તે સર્વ આપને શા માટે નમસ્કાર ન કરે આપ સત છો આપ અસત છો આપ તેનાથી પર છો અક્ષર બ્રહ્મ પણ આપ છો શ્લોક અડત્રીસ હે અનંતરૂપ હે આદિદેવ આપ જ પુરાણ પુરુષ છો આપ આ વિશ્વના લય સ્થાન રૂપ છો આપ જ્ઞાતા છો અને જ્ઞેય છો અને આપ જ પરમધામ છો શ્લોક ઓગણચાલીસ વાયુ યમ અગ્નિ વરુણ ચંદ્ર કશ્યપાદી પ્રજાપતિ અને બ્રહ્મદેવના જનક પણ આપ જ છો આપને હજારો વાર નમસ્કાર હો અને વારંવાર નમસ્કાર હો શ્લોક ચાલીસ હે સર્વરૂપ પરમેશ્વર આપને સામેથી પાછળથી સર્વ તરફથી નમસ્કાર હો આપના બળ અને પરાક્રમ અપાર છે આપનાથી આ સંપૂર્ણ જગત વ્યાપ્ત છે તો પછી આપ જ સર્વ સ્વરૂપ છો શ્લોક એકતાલીસ હે વિભુ આપના આ મહિમાને ન જાણનારા મેં આપ મારા મિત્ર છો એમ માનીને ચિત્તની ચંચળતાથી અથવા પ્રેમવશ હે કૃષ્ણ હે યાદવ હે સખા એ પ્રમાણે હઠપૂર્વક જે કંઈ કહ્યું હોય તે સર્વ પાપ મને ક્ષમા કરો શ્લોક બેતાલીસ હે અચ્યુત પરિહાસથી વિહારમાં સૂતા બેસતા ખાતા પીતા એકલા અથવા કદાચિત મિત્રોની સમક્ષ વિનોદાર્થે મેં આપનું જે કંઈ અપમાન કર્યું હોય તે બધા માટે અચિત્ય પ્રભાવવાળા આપ મને ક્ષમા કરો શ્લોક તેતાલીસ હે અનુપમ પ્રભાવવાળા આપ આ ચરાચર જગતના પિતા છો પૂજ્ય પરમ ગુરુ છો અધિક ગૌરવવાળા છો ત્રણેય લોકમાં આપના સમાન બીજો કોઈ નથી તો આપનાથી અધિક તો ક્યાંથી હોય શ્લોક ચુમ્માલીસ એટલા માટે હે ભગવાન હું સાષ્ટાંગ પ્રણામ કરીને સ્તુતિ કરવા યોગ્ય અને સમર્થ એવા આપને પ્રસન્ન કરવા માટે પ્રાર્થના કરું છું જેમ પિતા પુત્રના અપરાધ મિત્ર મિત્રના અપરાધ અને પુરુષ પોતાની પ્રિયાના અપરાધ સહન કરે છે તેમ આપ મારા અપરાધ સહન કરવા યોગ્ય છો શ્લોક પિસ્તાલીસ હે દેવેશ હે જગનિવાસ પહેલાં કદી ન જોયેલા એવા આપના દિવ્ય વિશ્વરૂપને જોઈને મને હર્ષ થયો છે અને ભયથી મારું ચિત્ત અતિ વ્યાકુળ થયું છે માટે હે દેવ આપ પ્રસન્ન થાઓ અને મને આપનું પહેલાંનું મનુષ્ય સ્વરૂપ દેખાડો શ્લોક છેતાલીસ હે હજાર ભુજાવાળા હે વિશ્વમૂર્તિ આપને મુકુટધારી હાથમાં ગદાચક્ર ધારણ કરેલા જોવાની મારી ઈચ્છા છે માટે આ પહેલાની જેમ ચતુર્ભુજ સ્વરૂપવાળા થવાની કૃપા કરો શ્લોક સુડતાલીસ શ્રી ભગવાન કહે હે અર્જુન તારા પર પ્રસન્ન થઈને મેં મારા આત્મયોગના સામર્થ્યથી તને મારું આ પરમ તેજોમય સમસ્ત વિશ્વરૂપ અનંત અનાદિ એવું આ શ્રેષ્ઠ રૂપ દેખાડ્યું છે મારું આ રૂપ પહેલાં કોઈએ નિહાળ્યું નથી શ્લોક અડતાલીસ હે કુરુશ્રેષ્ઠ વેદોના તથા યજ્ઞોના પ્રભાવથી દાન વડે ક્રિયાકર્મ વડે અથવા ઉગ્ર તપસ્યા વડે મારું આ વિશ્વરૂપ આ મનુષ્ય લોકમાં કોઈને મેં કદી પણ દેખાડ્યું નથી કેવળ તું જ આ સ્વરૂપ જોઈ શક્યો શ્લોક ઓગણપચાસ મારા આ પ્રકારના ઘોર સ્વરૂપને જોઈને તું વ્યથિત ન થા અને વ્યાકુળ પણ ન થા તું ફરી ભયરહિત અને પ્રસન્ન ચિત્તવાળો થઈને મારું પહેલાંનું જ ચતુર્ભુજ સ્વરૂપ નિહાળ શ્લોક પચાસ સંજય કહે આમ વાસુદેવ પોતાના પરમ ભક્ત અર્જુનને આ પ્રમાણે કહીને ફરી પોતાનું પૂર્વ હતું તે શરીર ધારણ કરી બતાવ્યું આમ સૌમ્ય દેહવાળા ભગવાને પોતાના ભય પામેલા ભક્ત અર્જુનને આશ્વાસન આપ્યું શ્લોક એકાવન અર્જુન કહે હે જનાર્દન આપના આ સૌમ્ય મનુષ્ય સ્વરૂપને જોઈને હવે હું પ્રસન્ન ચિત્તવાળો થયો છું તથા મારું મન પહેલાં જેવું સ્વસ્થ બની ગયું છે શ્લોક બાવન શ્રી ભગવાન બોલ્યા મારું જે વિરાટ સ્વરૂપ તે હમણાં જોયું તે રૂપ જોવાનું અત્યંત દુર્લભ છે દેવો પણ નિરંતર આ રૂપના દર્શન કરવાની ઈચ્છા રાખે છે શ્લોક ત્રેપન તે જે સ્વરૂપવાળો હમણાં મને જોયો તે સ્વરૂપવાળો હું વેદશાસ્ત્રના અધ્યયનથી ચંદ્રાયણાદિ તપથી દાનથી અને યજ્ઞથી પણ શક્ય નથી શ્લોક ચોપન હે પરંતપ હે અર્જુન મારા વિશ્વરૂપને ખરેખર જાણવાનું જોવાનું અને તદરૂપ થવાનું એકમાત્ર સાધન કેવળ અનન્ય ભક્તિ જ છે શ્લોક પંચાવન હે પાંડવ મને જે પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી કર્મ કરનાર મને જ સર્વસ્વ માનનાર ઉપાધિ રહિત અને સર્વભૂતોમાં જે વેર રહિત છે તે જ મારો ભક્ત છે અને તે જ મને પામે છે એ પ્રમાણે અધ્યાય અગિયાર વિશ્વરૂપ દર્શન યોગ સમાપ્ત